દાદા તમે આવ્યા છો એ કરતો નથી આ પર સત્તા કરીને ખુલ્લી આ ભગવાન કરતા પરના ભાનમાં જ નથી આવ્યો મનુષ્ય મોટી મનો થાય ને જયારે બુદ્ધિ જેમ જેમ વધતી જાય તેમ કરતા પણ નુકસાન વધતું જાય બુદ્ધિ જેટલી વધે એટલો કડાકો વધતો જાય બીજી બાજુ જેટલી બુદ્ધિ આ બાજુ નથી એક રતલ હતી તારો કડાકો એક રતલ હતો એક મન થઈ તો બળાકો મન ન થયો પાંચ મન થઈ બળાકો જેમ બુદ્ધિ વધે તેમ બળાકો વધતો જાય એટલે આ સંસ્થાનો સગાવ જે બુદ્ધિ વધી બળાકો વધતો જાય આ બળાપો ફક્ત જ્ઞાની ના હોય એમ શું કારણ છે એના બુદ્ધિ હોય નહીં અમારો બુદ્ધિનો છોટો હોય નહીં આ બાળક ના અમારે બેન ભાઈબંધી સારી ચાલે કારણ કે અને બુદ્ધિ ચાલે બુદ્ધિ એને મિત્રાચારી બધું બુદ્ધિને પાછી બાજુ એને શું બુદ્ધિ સંસારોનું ગામે છે કેવી છે અને નફો રટોટો બે જ દેખાડે જેમાં જાય ને શું દેખાડે છે ઉપાસના દેવું તો બુદ્ધિ બીજું કામ ના કરવું નફો લીધો તો અહીં દેખી આપું કેવી બાબતમાં મન દેખશે નહીં એના કરતા અમારે બુદ્ધિ નહીં નફાકાર બુદ્ધિ જો ખરેખર મેં લે જે ભોગ યાદ આવે એ ઉપભોગમાં પરિણામ યાદ આવે જે ભોગ આપણને પરિણામ પામે અને જે યાદ ના આવે અડે જ નહીં શાંત પરિણામી છે એ શાંત પરિણામી છે યાદ ના આવ્યું હા અડે નહીં અડે નહીં નિર્લેપ ભાવ નિર્લેપ ભાવ અને જ્યાં સુધી યાદ આવ્યું ત્યાં સુધી ઉપભોગમાં પરિણામ પામે મોટા ભાર જય જ્ઞાની ના મળે ત્યાગી મળે ત્યાગી મળે કોઈ તો વાત કરવાની છે એ કરવાનું દેખાય એ કરવાનું છે અહીં કરવાનું ના કરતા પર જ સંસાર છે કરતા પર સંસાર કે પછી શુભનો કરતા હોય કે અશુભનો કરતા હોય બધો સંસાર છે એ કરવાનો ના શુદ્ધ ભાવમાં ન આવે ત્યાં સુધી બધી સમજવાનું છે ખાલી સમજવે સમજીને સમય જવાનું વાત જ સમજવાનું છે અને જ્ઞાની પુરુષો બીજે ચક્ષુ આપવા માટે એક કલાકનો પ્રયોગ કરે કે આત્માના અનાત્માને બધું છૂટું પાડી દે આત્માને અનાત્માને બેને વિભાજન કરી નાખે પછી બીજે કશું ઉત્પન્ન થઈ જાય બીજે કશું ઉત્પન્ન થાય એટલે બધું તમને આત્મા દેખાય પછી આત્મા દેખાય તો આગળ રાગ ન થાય દ્વેષ ન થાય ગધેડાનું જગતના લોકો ગધેડો કહે છે પણ એમાં આત્મા તમને દેખાય ખોટું દેખાય પછી તમે એને ગધેડો એના પર તિરસ્કાર ઉત્પન્ન ના થાય રાગદ્વેષ ના થાય રાગદ્વેષ ના થાય એ વિતરાગ વિતરાગ તે સંસારનું ઉપરી આખા જગતનું આખા જગતનો વિતરાગ એક જ હોય કોષ સ્વરૂપ કોષ સ્વરૂપ આખા બ્રહ્માંડમાં આખા જગતમાં આપણું જે જગત છે ને ભરત આપણા ક્ષેત્રમાં એક જ હોય એ કોક ફેરો હોય તો એમના દર્શન થયા કલ્યાણ થઈ જાય હવે એક આવો તમને ઉકેલ લઈ નાખીએ વિભાજન કરાવું છે ને આત્માના વિભાજન થઈ ગયું દિવ્ય ચક્ષુ ઉત્પન્ન થાય દિવ્ય ચક્ષુ ઉત્પન્ન થાય તો ગધેડામાં આત્મા દેખાય કૂતરામાં આત્મા દેખાય બધામાં આત્મા દેખાય અને આત્મા એ જ પરમાત્મા છે આત્મા એ જ પરમાત્મા છે વાત જ સમજવાની છે જ્ઞાની પુરુષ હોય તો આત્મા જડેવો છે નહીં તો આત્મા કોઈ કાળે કોઈ અવર સમજ જડેવો નથી કારણ જેને જોયો છે આ શરીરમાં અમે એક મિનિટ જે રૂપ જે રૂપ અહંકાર ના હોય ભરતુઆરીનો પાઠ લીધો એટલે ભરતુઆરીનો અહંકાર એને ના હોય સમજે કે હું પાઠ કરું છું અંદર ખાલી જાણતો હોય હું લક્ષ્મીચંદ છું બરાબર એ જાણ્યા કરતો એનું કામ કર્યા કરતો હોય એટલે આ કાળમાં જ્ઞાની પુરુષ ભેગા થયા એ દર્શન થયા કલ્યાણ એ સિવાય બીજો કલ્યાણનો ઉપાય નથી ને તમારી પુણ્ય ખરેખર જાગી ગઈકાલે ટાઈમ આપ્યો હતો તમે બીજા લોકોને સત્સંગ મળ્યો મળે તો ખરો ટાઈમ ગોઠવ્યો ઉપાયથી મોક્ષ ના થાય ઉપાયથી જ્ઞાની પુરુષ મળ્યા એ ઉપાય ભાવ છે હાજી ઉપાય ભાવ ત્યાં મોક્ષ થાય મોક્ષ બીજી જગ્યાએ હોય નહીં મોક્ષની વાતો કરી એ બધી ઢોંગળ વાતો છે શું છે આ સંસારમાં ભટક ભટક ભટક ભટક ભટક ભટક ભટક મનુષ્યમાંથી કૂતરામાં જાય પાછા કૂતરામાંથી બિલાડામાં જાય વાદરામાં જાય મકરામાં જાય પાછા દેવ થાય એ તો પરિભ્રમણ ચાલુ જ છે કર્મોની વળગણા છે ત્યાં સુધી પરિભ્રમણ છે જ પરિભ્રમણ છે જ ત્યાં સુધી બુદ્ધિનો બળાપો વધે એવું અનુભવમાં આવ્યું છે બુદ્ધિ વધે એટલે બળાપો વધે એટલે ચોક્કસ પણ બુદ્ધિ તો રડે રડે ટાઈમ ના રડે બાબુ રડે પાછું હશે સારી વાત તો ક્યાંય આજે લગ્ન નથી આજે સાંજના છે આજે આવી વર્ષની ઉંમર હતી ને ત્યારે કોકની જોડે વાત બોલેલો તે વાત અહીંયા આગળ આ પેપરમાં આવી છે આ તો સાદું વાક્ય નાનપણમાં વાત બોલેલો અત્યારે સત્યમાં નીકળી ગઈ છે કોઈ જગ્યાએ ઓપન થઈ થતી બહાર નીકળે બહાર પડે વાક્ય કેટલું કામ લાગે અત્યારે આ શબ્દો મેં કયા હતા બાવીસ હતી ઉંમરે અમારા ભાગીદાર આજે આટલા વર્ષે નીકળ્યા અને પેદાળ હું બોલેલો છું ઓટીમ ગાડી જાણે બુજીને છતાં એ મોક્ષનો અધિકાર હા ઓટીમ ગાડી તો શું છે હું આખા જગતને ઓટીમાં ઘાલીને બેઠો હા હા હું તો આખા જગત જગતને ઓટીમાં ઘાલીને બેઠો છું હું એમને એમ છેતરાતો નથી એટલે અમારા ભાગીદાર એટલે કોંતીલાલ કહ્યું મને કહે છે તમે બહુ ગોળા છો ને લોકો તમારા પૈસાનો દુરુપયોગ કરે છે ત્યારે મેં કહ્યું મેં કહ્યું હું આખા જગતને ઓટી ગાલીને બેઠેલો છું આખા જગતને હું જાણી બધું છેતરો છું બિચારાને એની દાદા છે આવી છે અને ઉપરથી મળે એટલે વળીએ ઠપકો આપે ખોટું દેખાય અને દુઃખ થાય એક તો એની પોતાની દશા આવી છે તાર આવું કામ કરે છે અધમ કામ સારા માણસો કોણ છે એની કેટલી ખરાબ દશા હોય તારે બિચારો એ પોતે જાણે છે કે બહુ સારા સારા ભાવ મને કહેતા હતા શું એ લોકો સુપર હ્યુમન કહેતા હતા સુપર હ્યુમન સુપર હ્યુમન જોયા હતા તમે એકલા છો કે અને ઉપરથી બહુ ક્ષેત્ર આપણે આમ જે કેટલે કેટલી એમની બુદ્ધિ અધમ છે સુપર હ્યુમન આગળ તો બધું છોડી દેવાનું થાય છે આમ બીજા કોઈ છેતરી રહ્યા છે ચાલશે અહીં પાછો પડીને નહીં છૂટે તો ગાંઠ પડી જશે હા ઘાટ પડી જશે વ્યવહાર સુપર હ્યુમન છે સુપર હ્યુમન એટલે શું કે તમે મને દસ વખત નુકસાન કરો તો હું તમે મારે તમારે મારું કામ હોય તો તમને ફાયદો મારે સારું કામ કરવું સમજવું ફરી વખત નુકસાન કરો હું મારો સ્વભાવ છોડું એનો સ્વભાવ છોડે એ સુપર હ્યુમન કહેવાય બરાબર છતાં મોટું અધિકારી નથી સુપર હ્યુમન થાય તો દેવ દેવલોકમાં જાય મુખનો અધિકારી મોક્ષનો અધિકારી તો આત્મા જાણ્યા સિવાય શુદ્ધ ભાવમાં ન આવે ત્યાં સુધી મોક્ષ ઉપયોગ સિવાય મોક્ષનો અધિકારી નથી બની શકતો આ બધું શુભા શુભ ઉપયોગ સંસારમાં ભટકવાના છે બસ ક્રેડિટ ભેગું થાય ત્યારે દેહ ગતિમાં જાય ડેબિટ ભેગી થાય ક્રેડિટ ડેબિટ ઓછી તો આ તિર્ય મનુસ્પતિમાં બે ભેળસેળ હોય તો થાય આનો આ હિસાબ છે ક્રેડિટ ડેબિટનો હિસાબ છે પૂરણ ગલન પૂરણ ગલન છે આત્મા જુદું છે ને પૂરણ ગલન જ્યાં સુધી પૂરણ ગલનના સોદા મળશો ત્યાં સુધી આત્મા પ્રાપ્ત નહીં થાય એ જ્યારે સોદા બંધ જશે એ સોદાના માલિક તમે હોય ત્યારે તમારા આત્મા પ્રાપ્ત થશે કોઈ સત્પુરુષ ના એ કરેલો હોય તારી દ્રષ્ટિ હારી બદલાય શું તો દ્રષ્ટિ નથી રોગ છે ને માથે રોગ થયો એટલે દેખાઈ કરતો ઉભો થઈ જાય કારણ કે અહીંયા કર્મની ની નિર્બળતા પડેલી છે એ સબળ નથી થયો અહીંયા સત્તામાં છે સ્વસત્તામાં હોય તો એ વસ્તુ ન બની શકે હા હમણાં એકલા હોય ને તો ત્યાગી પુરુષ ને કશું અસર ના આવે દેખાય છે વિકાર ભાવ એ જ્ઞાન ના હોય ત્યાં નિર્વિકારી થઈ શકે નહીં જ્યાં સુધી જ્ઞાન થાય નહીં ત્યાં સુધી નિર્વિકારી થઈ શકે અને એમાં પણ જ્ઞાનની નિર્મળતા કીધી છે એ નિર્મળ જ્ઞાન કીધું છે જ્ઞાન પણ નિર્મળ જ્ઞાન હોવું જોઈએ આ જ્ઞાન નહીં આ જે સંસારમાં જ્ઞાન એ જ્ઞાન નહીં આ સંસાર સંસારમાં જ્ઞાન એ તો બુદ્ધિજન્ય જ્ઞાન છે કેવું છે બુદ્ધિજન્ય હા બુદ્ધિજન્ય જ્ઞાન છે એટલે સ્વયં પ્રકાશિત જ્ઞાન જોઈએ આ તો બધા પરપ્રકાશિત જેને વિજ્ઞાન કહેવામાં વિજ્ઞાન અને આમાં તો બધા શુભાશુભના ભાવો પડેલા છે આ જે રેકર્ડ બોલે છે ને તેને એક એક વાક્યમાં શાસ્ત્રો બધા અનંત સમાયેલા છે એક એક વાક્ય આ રેકર્ડ ફરજ જાતિ છે અને આ રેકર્ડ ઉપર હું ધ્યાન રાખ્યા કરું છું કે કેવી વાગે છે રેકર્ડમાં ભૂલ ક્યાં થાય છે બધું જોયા કરું છું તો ભૂલ વગરની રેકર્ડ લાગી છે એટલે મને સ્થિરતા રહે છે હવે એને જ કીધું છે ને નિર્મળ પર્યાય નિર્મળ પર્યાય બધું શુદ્ધ નિર્મળ પર્યાય અહીંયા જ કીધું છે બધું શુદ્ધ જોશે કે પોતાની પરિણતિની એને ક્ષણે ક્ષણે ખ્યાલ રહેશે એક ક્ષણ એવી નથી જતી કે જેમાં એને પોતાની પર્યાય નો એને ખ્યાલ નથી રહેતો આજે બસ આજે જગતનું એવડું મોટું ગુણ જાગ્યું છે આવું ગુણ હોતું નથી કારણ કે જ્ઞાની હોય છે ને જે કેવળ જ્ઞાનના નજીકના જ્ઞાની તે વિતરાગ થઈ જાય છે સમજ પડી જી બરાબર છે વિતરાગ વિતરાગ વિગતા રાગ રાગ જેનો ચાલ્યો ગયો છે નહીં તમારી જોડે તમારો ખોડ પાડવા માટે નવરા નથી તમને જો પૂછ પડે તો દર્શન કરી જાઓ હાજી નહીં નવરાશ નથી હા મને ચાર માર્ક ખૂટ્યા ત્રણસો આઠમાં ત્રણસો છપ્પન રહ્યા એ ચાર માર્ક ખૂટ્યા નપાસ થયા શિવગામમાં તેથી અમે પડી રહ્યા પડી રહ્યા તો લોકોને કામ લાગશે તમને વાંધો નથી લોક કલ્યાણ ની અર્થે લોક કલ્યાણ ની અર્થે લોક કલ્યાણ ને અર્થે લોકોને કામ લાગશે જરૂર એટલે આ અમે પડી રહ્યા છે બધાને કામ લાગશે અને અમે ખટપટિયા ભાઈ વિતરા કહી લઈએ ખટપટિયા કે આવજો ત્રણ વાગે સત્સંગ બાબુ રાખી એ તૈયાર કરી રાખી બધું ખટપટ ખટપટ ના કરે તેના માટે ખટપટ છેલ્લી દશા છે પણ લોક કલ્યાણની ભાવના રહેલી છે લોક કલ્યાણની ભાવના છે કલ્યાણની ભાવના પોતાની પોતાના આત્મપ્રશંસાની ભાવના નથી ત્યાં ફરક છે એ લોક કલ્યાણની ભાવનામાં હાજી અમારી પાસે નિશ્ચય સંબંધ છે આ સંબંધ કેમ ચાલે છે આ તો આપણે મૂર્તિને દર્શન કરશો ત્યાં સુધી તમારી મૂર્તિ પર જાય શું છે એમાં તો ભાવો જે મૂર્તિના જે છે એ ફરી આ જતું નથી આજે અઠ્યાવીસ તારીખ અઠ્યાવીસ અમારે કેટલો વખત અહીં રહેવાનું ત્રણ ચાર દિવસ છે દાદા અનંત અવતાર ઉપર પણ કમાણી થઈ એક ભાવની કમાણી નથી હોતી અનંત ભાવની હોય છે અનંત ભોગની જગત જેવું કરવા છે અમે અમે લૂંટાડી દેવાય કાયદેસર ને લૂંટાડવા જાણી જઈને લૂંટફર કરવાનું નહીં એની મેરેજ કાયદેસર કરવા આવે ને જગત ભેવું કરવા માંગે છે કર્મો છોડતા નથી ને કર્મથી બદલાયેલું છે ને એટલે ક્રોધ માર માયા લોકો ખોરાક તો સમજી ગયા આ સૂક્ષ્મ ખોરાક કોણ સમજે આ સૂક્ષ્મ ખોરાક ખાયા કરે એક બાજુ અને એક બાજુ છે તે પેલાને કાઢવા માટે જમાડે સીધેસર થાય એ રીતે એનું સ્વરૂપ સમજ્યા સિવાય કશું જાય નહીં ક્રોધનું સ્વરૂપ શું છે માનનું સ્વરૂપ શું છે શું છે એને સમજ્યા સિવાય કેવી રીતે જાય છે ત્યારના કપડા ત્યારે આવ્યા કલાક અડતાલીસ આગળનો સાર એક કલાક એની પાસે ચાલી શું છતાં છે તે નાનકાશ્ય કહે છે કે આપ સ્કૂલમાં કેમ તમે તો ત્યારે મારે એમને સમજાવવા પડે કે બે બાજુના કરાર છે શું છે બે બાજુના કરાર છે એક તરફી નથી કે આપણે છોડી દઈએ છોડી દેવાથી એક તરફી બીજા તરફીનો ભંગ થાય છે કરાર શું થાય છે બેને સમજૂતીથી થઈ શકે એમને ખરી પડવું છે ઓટોમેટિકલી હાજી અમારી જોડે ચા ચા દેવી જતા રહે ને એ રીતે અમારી પાસે જે જે હતું બધું એમને ખરી પડેલું છે હતું બધું બધું હતું એને મેરેજ ખરી પડેલું છે કાઢવું નથી કોઈ એને જો કાઢીએ તો આપણે એને ભૂતગલને કઈ પણ તરફોડ મારીએ છીએ તો મોક્ષ અટકશે ભૂતગલને તરફોડ મારીએ છીએ તો મોક્ષ અટકશે ભૂતગલ નહીં તરફ ના કરે હા ખરાબ છે કયું એટલે એને કશું લાગતું નથી પણ કર્મ બંધ પડે છે કર્મ બંધ પડે છે મનના સંકલ્પ વિકલ્પ જે ઉઠે છે એ જ કર્મનો બંધ છે એ જ આ સંકલ્પ અને વિકલ્પ એ જ છે તે આરોપિત ભાવ છે આરોપિત ભાવ છે બસ હા હું તમે તમને વિકલ્પ છે કેટલા પ્રકારના વિકલ્પ છે તમને નંદલાલ ભાઈ છું એ પહેલો વિકલ્પ નંદલાલભાઈ નામ ને હાજી હું નંદલાલભાઈ છું પહેલો વિકલ્પ વિકલ્પ બંધ છે એટલે આ ખુદે ફૂલના આ ફૂલમાં બધા જીવાત હોય હા એ જીવાતને લઈને જેને હિંસા ઉપર બધું હિંસા અને અહિંસા અડધો જ મળી જવાનો રસ્તો છે અત્યારે કાય જાય રહેવા અને આ વ્યવહાર ધર્મ વાળો હરવા ના જાય બધા પણ આ વિતરાગ માર્ગ છે ને નથી હરવાનો તે જે અહંકાર દેખે ને એટલે અમારું જીવન તમારું જીવન કરે મારું તારું મારું અમારું એ ફક્ત આક્રમ વિજ્ઞાન છે ને એટલે જ્ઞાનીનામાં એક પર્સન્ટ અહંકાર ના સંપૂર્ણ નિરહંકારી એને નિર્મળ પર્યાય કીધી છે નિર્મળ પર્યાય છે એનું નામ પર્યાય દરેક ધર્મવાળને પોસાય વૈષ્ણવ ધર્મ ધર્મને દરેક ધર્મોના દરેક ધર્મોના દરેક ધર્મના ફરી રીત ફરી અત્યારનું ફરી છે ત્યારે સાઈડ સાઈડ કરવાનું ત્યાં નિમિત્ત છું આનું નિમિત્ત છું જરૂર મને તો એવી લાગી કે આટલું બધું શોધખોળ કેમ કરી આ અહંકાર ના હોય એટલે વિતરાગ નું દર્શન થાય જ્યાં સુધી અહંકાર હોય ત્યારે વિતરાગ નું દર્શન થાય વિતરાગ ની વાણી સર્વમાન્ય હોય વાદી પ્રતિવાદી બંને ને માન્ય થાય કે પછી ગમે તે ધર્મ હોય ગમે તે પંથ હોય એનું નામ ગીતા ફક્ત નાપાસ થયા ઊંકો વગેરે બધું સાધન છે એમનો દોષ એમનો દોષ નથી અમે અમે વેપાર માંડ્યો તો ત્યાં થયો ફાયદો થઈ ગયો ને લાભને થવાનો હોય તો જ દીવો થાય દીવો થાય એવો સંજોગ ન સંજોગ આવું બને આવું બને જ નહીં હા અક્રમ વિજ્ઞાન છે હાજી આ ભગવાનનું બોધેલું ક્રમિક વિજ્ઞાન છે ક્રમિક સ્ટેપ બાય સ્ટેપ પગથિયે પગથિયે પગથિયે જેમ જેમ પરિગ્રહ ઉઠા કરો તેમ પગથિયું ઊંચું જવાય આ ભગવાન હાજી કારણ મોક્ષ માર્ગ હોય ખરેખર ના મોક્ષ માર્ગ એ જ છે આ મોક્ષ માર્ગ હોતો નથી આ દર દસ લાખ વર્ષે પ્રગટ થાય છે અક્રમ વિજ્ઞાન દસ લાખ વચ્ચે પ્રગટ થાય છે અક્રમ અક્રમ એટલે ક્રમ ક્રમ કશું નહીં લેખમાં બેસી જવાનું એક અવતારના માટે ચાર પગથિયા રહેશે એક અવતાર એ થાય એટલે ચાર જ પગથિયા પછી કરવાનું પછી આ લેખમાં જ ચાલુ એને એકાવતારી કીધા છે ને એકાવતારી કીધા છે ને એને હા એકાવતારી કીધા છે અને આ જે ક્રમિક માર્ગ છે એટલે આચાર્ય મહારાજ બહુ વાતો અમારી જોડે કરે છે બધા કે તમે અક્રમ કેમ ધાર્યું એમને એવું લાગે હાજી કે મારા ઉદય આવ્યો છે ક્રમિક કેમ થાય તારે મને કહે ક્રમિકનું શું થાય મેં કહ્યું ક્રમિક માર્ગ નું આખું બેઝમેન્ટ ચડી ગયું છે બરાબર છે ક્રમિક માર્ગ નો જેનો પાયો છે એટલે મહારાજ સાહેબ બે ત્રણ મહારાજ સાહેબ ભેગા બેઠા હતા મને કે તરી ગયેલો કેવો છે એને સમજાવો કે છે <laughs> દાદા જેમ જેમ પરિચય વધતો જાય છે એમ એમ નિશ્ચિંતક બ્લડ થતી જાય છે તેની જરૂર છે આ મારું શું કહેવાનું છે કે પંચોતેર વર્ષ થયા પ્રમાણે ખપે એમાં તમને રાગ રાગદેશ ના થાય કડક વજન ભોગ એ જ્ઞાન છે એનું નામ જ્ઞાન એમને નવ વર્ષમાં સાહેબ જ્ઞાન લીધું મારા પરિચય ઘણા વખત રહ્યા એટલે એમને કશી અસર જ ના થાય પરિણતિ જ ઉત્પન્ન ના થાય પરિણતિમાં જ રહી શકે નિરંતર નિરંતર એક સમય પણ નિરંતર જાગૃત પણ જોઈએ જ્ઞાની જ્ઞાની એટલે ઊંઘમાં પણ જાગ્રત ના હોય તો જ્ઞાની નથી એટલે તે આત્માની સતત જાગ્રત અવસ્થા તમે ઊંઘમાંથી જાગો છો રાતે બે વાગે તો ભગવાઈ જઈ રહ્યા તું હું શુદ્ધાત્માથી યાદ આવે છે યાદ ના કરવું પડે યાદ કરવું પડે યાદ કરવું પડે ને એ પૂતગલ કહેવાય શું કહ્યું યાદ કરવું પડે શું સ્વયં સ્થળમાંથી જે વસ્તુ બને છે પ્રગટ થવું જોઈએ સ્વયં પ્રગટ સ્વયં પ્રગટ થાય જ્ઞાન જેનું નામ કહેવાય કે હાજર થાય હાજર થાય તમારું જ્ઞાન હાજર થાય છે કોઈ વખત ગમે તે રાતે અડધી રાતે જાગી જાય ને તો એ જ અંદરથી ઉચાર નીકળતો હોય સૂતી વખતે પણ એ જ હોય સવારે ઉઠી તો એ જ હોય એટલે દૂધવાળી હવાર છ વાગે બહાર ઉઠો કે તારી મનમાં એ જાય ચડે છે એનો રોગ ચડે છે એવો રોગ નિંદાબેન બહુ દૂધ ચડેલો આ આવી ને આના પાસે સાધુ ક્યાં જવું અમદાવાદમાં ધર્મ ધ્યાન ત્યારે ધર્મ ધ્યાન પૂર્ણ થઈ શકે એમ છે આ કાળમાં એટલે શુક્લદાની નજીક જઈ શકે એમ છે અને જે ચોથા લાયક થાય છે શું થાય છે ચોથા ચોથા લાયક થયો એટલે પાંચમા આરામ અહીં રહેતો નથી કુદરતનો નિયમ છે કે જ્યાં ત્યાં થવારો ચાલે ત્યાં આગળ એનો ત્યાં થઈ જાય છે ક્ષેત્ર સ્વભાવ આ ખબર એટલે મોક્ષે જવાનો માર્ગ તો છે ખુલ્લો છે ચોથા આરામે માણસ તો આવતો અને ધર્મ ધ્યાન સમજો ત્યાં સુધી તો સમજી શકો એમ છો પણ ધર્મ ધ્યાન સમજ્યા નથી ત્યાં શું થાય શાસ્ત્રો આખા મળે છે બોજો છે એ બોજો પડે છે આ મનનો બોજો પડે છે <laughs> આપડી ગઈ ગઈ નહીં મોડા પર દિવેલ ગઈ નહીં દિવસ શાનો ફરી ગયો મને પણ બોધા તારા અમને અહીંયા આગળ સંતાનો એ બધું છે આ બધા આપણે નકશા કરેલું જોવા જોવા આપણે છે અમારે ક્યાં બોલજો અમે જુદા બોધાવાળા પટેલ જુદા આ પટેલ છે વાડેલાભાઈ એમ પટેલ એ જુદા હું જુદો એટલે બહુ બધું હોય ત્યારે અમે આપ્યું અમે ચેન્જ કરવા બંને વ્યવહાર જુદા છે બંનેના રીત રસમ જુદી છે વરાગ જુદા બંનેના બધું જુદું ફક્ત પાડોશર છે પાડોશી તરીકે મારા સાથે વાતો અને એ છે તો હજી કલ્યાણ થાય લોકો ઓળખે એ રીતે એટલે મારે કહેવું પડે છે કે આ પરપોટો ફૂટે નહીં ત્યાં સુધી કામ કાઢી લેજો પરપોટો ફૂટ્યા પછી ભગવાન ભેગા થાય કારણ કે આ દાદા ભગવાન જે છે ને એટલું પૂછે કે કોઈ ધંધા છોડી વાતચીત કરે તો ઉપયોગ શુભ ઉપયોગમાં આવું નિરંતર બાકી જ્ઞાની પુરુષ શુદ્ધ ઉપયોગ નિરંતર ભગવાન શુદ્ધ ઉપયોગ જાત કોઈ પૂછે તો વ્યવહાર સંબંધી વાતચીત એ કરે છતાં પણ એ પોતાના ઉપયોગની અંદર જ છે પણ શુદ્ધ ઉપયોગ રાખીને કરી શકાય એમ છે પણ વ્યવહારમાં કહેવાય અને શુદ્ધ ઉપયોગ કહેવાય વ્યવહારમાં વ્યવહાર અમારો તો શુદ્ધ ઉપયોગ હોય વ્યવહાર શુદ્ધિ આદર્શ વ્યવહાર હોય કેવો આદર્શ આદર્શ એટલે જગતના આજુબાજુના આડોશી પાડોશી બધાને કબૂલ કરે વ્યવહાર સર્વમાન્ય જેને કહે છે આપણે સર્વમાન્ય જેને આપણે કહીએ છીએ સર્વમાન્ય વ્યવહાર અને બધો મનોહર વ્યવહાર ભાઈ હાજી એમની વાણી વર્તન બધું મનોહર આપણું મનનું કારણ કરે તો વાણી વર્તન અને વિનય વિનય પણ બહુ વિનય મનોહર લાગે કયા પદ ઉપર બેઠા જાવ છો તો તો આપણો વિનય એ મનનું હરણ કરે કેવું હરણ મનનું હરણ કરે એટલે મુક્તિ થયા કરે ને જ્યાં આપણું મનનું હરણ થયું તો મુક્તિ થયા કર્યા નહીં અને બીજી જગ્યાએ મનનું હરણ થાય તો બંધ થયા કરે એ તો કર્મધારા ને જ્ઞાન ધારા તો સતત પ્રવાહ ચાલુ જ છે સતત કોઈ એક ક્ષણ એવી નથી જતી કે જ્યાં કર્મધારા ને જ્ઞાન ધારા નથી પણ દ્રષ્ટિ ફરક થવો જોઈએ બસ તો કલ્યાણ છે આપણે પંદર માણસ ભેગા થઈ ગયા પડેલા પડેલાનો ધંધો કરવાનો બોલાવા જવાનું નહીં નહીં આવી પડેલો એ આવી પડેલામાં દસ ચાર પાંચ દસ લાખ પચાસ લાખનું જેનો કામ થાય એટલે પાંચ લાખ રૂપિયા રૂપિયાનું બાજુનું ઘરનું થાય અમારે બીજું કશું અમારે જરૂર કોઈને લોભ નથી પણ આ ચાલ થયું છે એવું કે બાર તેર લાખ રૂપિયાના તો પંદર લાખ રૂપિયા તો કામ હાથમાં આવ્યો છે અને અમારી એ જગ્યા બોરેલીમાં એમને પડી રહી હતી તે સરકારને પેલો કાયદાના આધારે સરકારમાં ગઈ ને અર્બન સિવિલમાં હા તે હવે જગ્યા મોટી છત્રીસ નિશ્ચયની શૂન્યતા છે સાચી વાત વ્યવહાર આદર્શ નથી ત્યાં નિશ્ચય ની શૂન્યતા છે ત્યાં નિશ્ચય ખોલવું મૂર્ખાઈ છે પહેલામાં કરો હા એ તો સાથે કેમ છે એ તો અપેક્ષા એ સાથે જ કહેલા છે ને આખી લીગમાં જબરદસ્ત સુધી એ અવકાશ પ્રાપ્ત થયો અને તે અવકાશમાં શું સાધો મળ્યો હતા કે જ્ઞાની પુરુષની વાણી જૈન સાચા જૈન બનાયા એને જેનો મળે છૂટકો છે હાજી અને જ્ઞાન આપીએ તેને એકાવતારી થઈ જાય એ હકીકત છે એ ખરું સંકેત એક જ અવતાર બાકી બરોબર સચ્ચી બાજુ એટલે મારી જોડે અંતરાય પડી નથી અમારે બહુ ચેકિંગ ચાલુ પડે એટલે મહારાજ મહારાજ પણ મહારાજ જ્ઞાની કોણ જ્ઞાની સખર જ્ઞાની મેં કહ્યું આ પટેલ બોલે છે સર સમજી ગયા ખબર છે તમારે કે અમારું ગરીબ નથી તમારી દુકાનમાં અમારી અમારી પાસે માલ નથી ત્યાં સાતમું હા સાતમું એ પણ એક એક ઘંટાથી અરે એક ઘંટાથી વધારે રહે નહીં અને આ કે ભૂમિકા બંધાઈ નથી અને આ ચોવીસે કલાક રહેવું હાજી બરાબર એટલે હવે આ લક્ષ અરે હું લાયસન્સ છું એ લક્ષ તમારું છૂટી ગયું અને હું શુદ્ધાત્મા સુધી લક્ષ બેઠું જ્યાં લક્ષ ત્યાં ધ્યાન વર્તે ક્યાં વર્તે હું શુદ્ધાત્મા જેવું ધ્યાન બેઠે તમે હા પણ હા પણ હું સિદ્ધાર્થમાં જે ધ્યાન રહે છે ને તો સિદ્ધાર્થમાં શું ધ્યાન રહેવું એને શુક્લ ધ્યાન કહ્યું શું શુક્લ ધ્યાન શુક્લ ધ્યાન એટલે તત્વ સ્વરૂપનું ધ્યાન એ શુક્લ ધ્યાન ઉપયોગ જેને કહે છે શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ જુદી વસ્તુ છે અને આ ધ્યાન જુદી વસ્તુ છે તત્વ સ્વરૂપનું તત્વ સ્વરૂપ નું લક્ષ રહેવું ધ્યાન કે ધ્યાન સદુપયોગ ઉપયોગ કરવો પડે એવું આ ધ્યાનમાં રહેવું લખાણા રહેવું ધ્યાનમાં રહેવું એટલે એને આ જ્ઞાન અમે આપીએ છીએ કે શુક્લાચાર્યના ચાર પાયા છે ધર્મ ધ્યાન કરવું આપણે માલ મારતા સમજતા નથી ધર્મ ધ્યાન ખબર ને તે પહેલાં આપણે અક્રમ છે આપી દઈએ છીએ આ ખબર આપી દે પછી નિકાલ કરીને કાઢી નાખશે બધા કર્મો હશે તે બધા વેચી નાખશે ને પોતાની શાંતિ થઈ જે એ બની ગયું એટલે પછી રહેવા જાય કરો નિકાલ કરીને નાખે હવે એને એટલા તેના ચાર પાસે તેમાં જ્ઞાન આપીએ ને